સ્ત્રી વિષય કરતા ખરા વિષય છે એનું કારણ શું કે સ્ત્રી તો હમીએ થાય તો આપણને છુટકાર જ થાય પણ આ તો છુટકાર ના કરે આ તો ગમતી જાય રોજ રોજ તૂટ્યું વાળીને વાળી કરીને ફીટર મહારાજ બાપથી ફીટર બસ જતા થઈ ગયું તમારું કામ સાદી સાદી થઈ ગઈ ભૌતિક સુખ લીધું એ સાદી જ કહેવાય આઠ આઠ નું ભૌતિક સુખ રાખો આમ શું પછી આત્માનું સુખ કેવી રીતે મળે આત્મા સુખ તો આ ભૌતિક ના ચાખો ત્યારે જેટલું જેટલું તમે ના ચાખો સુખ હોય ને તે તમે ના ચાખો ત્યારે તે વેળા આત્મા સુખ તમને ઉત્પન્ન થાય દુઃખ માં આત્મા સુખ ઉત્પન્ન થાય જો પણ ભૌતિક સુખમાં જો સુખમાં તો એ આત્મા દુઃખમાં જો આત્માનું સુખ સમજાયું હોય તો દુઃખમાં આત્માનું સુખ સમજાય ના સમજાય ખબર ને જ્યાં સુધી થર પ્રકાશ કે લાઈટ એ મળે નહીં ત્યાં સુધી પ્રકાશ કે લાઈટ મહેલ નું થર ઉઠી જાય એને એને અનવેલ કરવું પડે આપડા પ્રધાનો છે તે અનવેલ કરે છે એટલે મૂર્તિ ને બસ ને બેસ્યું ને એટલે સારું કરી નકામાં અનવેલ છે સારું હા મારે તો આ મારું રહી ગયા છે તમે અનવેલ કરનારા નીકળ્યા એટલે જેમ વાસણ ઘસીએ તો ખટાણ ની જરૂર હોય તો કુદરતી મોકો મળ્યો છે તો પ્રશ્ન કે આ કયું ગગન મંડળ કયું મારો પ્રશ્ન જે છે દાદા એમ એમણે બોલ્યા હતા ને કે ગગન મંડળ ને અદબીજ કુવા તો એ ગગન મંડળ કયું ગગન મંડળ આપણા દસમ સ્થાન ને કે આ દસમ સ્થાન છે આ શરીરમાં આ મનુષ્યના પાંચ છે મનુષ્ય શરીર તેને નવ પાણા છે નવ ગોલ છે બીજે બધે બીજે બધા છે લાય લાય એ જુદો પણ નવ ગોલ મોટો દેખાય એવો અનુભવમાં આવે એવો ને એટલે વરરાજા ને નવસા કે છે શું કે છે નવસા કે છે કેટલી જગ્યાએ કેટલીક જગ્યાએ વરરાજા ને નવસા કે છે કેટલાક પ્રદેશમાં વરરાજા ને એક જગ્યાએ ગયેલા નવસા બારે રોડ છે આ બે શબ્દ સમજાતા એ જુઆ વાતો કરતા હતા હવે એક પહેલા ગયેલા તમારા મિત્ર ને નવસા બારે રોડ છે પચાસ મિનિટ પચાસ મિનિટ જેટલા લગ્ન કરવા આવ્યા તેમાં આટલો ડિફરન્સ થયો ભાષાનો તો એટલે મારે પૂછ્યું એક જણે કે આ તમે નવસા બારેલો છે શું કહેવા માંગો છો તમે કારણ કે જે પહેરવાનો છે વધારે ઘટતો છે બારે છે શું કહો અને નવસા એટલે વરસા વરસા નવસા કહો છો એને નવું પાણો થયું ને નવ હોલ હવે સાથે કયા નવ હોલ કયા અને આ દસમો દસમો ઘાટ કહેવાય કેવું કહેવાય આ દસમો ઘાટ કહેવાય એટલે આ નવ નવ માંથી જગ્યા આત્મા નહીં ના નીકળે તો અહીંથી ફાટી નીકળે તો સમાધિમાન થાય અહીં ફાટીમાન ના હોય દાદા એ જગ્યા નીકળી જાય ત્યાં જવા ત્યાં ફાટ પડી જાય પણ ત્યાંથી નીકળે તો દસમ સ્થાન કહેવાય એ ગગન મંડળ કહેવાય આ ત્યાંથી નીકળ્યો તો કામ મૂકી જાય એટલે પછી સાધુ સંતે શું કર્યું કે એમના શિષ્યને કહે છે તું માથું બોલાય તો અને કે મચતી વખતે નાળિયેર મારજે સીધું આમ વાગે એવું આ મેં જાતે જોયું આ દેશ કઈ જાતનો દેશ આમ જાનવર ને નાખવા આવ્યો આ દેશ હું નાનો તો આવું તમે હંભેલું આવું નહીં આ હંભેલું નહીં હા અહીંયા આગળ નારિયેલ છે માથું પડેલું હોય અને મારા બાપજી હોઈ ગયા હોય હા નહીં જૈનો ના આ દાદુ એવું ના કરે મંડલેશ્વરો મંડલેશ્વરો આમ સુઈ ગયા હોય તો શિષ્યને કહી રાખ્યું હોય કે મારા મરવાની અણી આવે છે તે એક નાયો લઈ થોડો કહી નાખી મારજે ઠોકતી જોતી આ જગ્યાએ તો તારું પૂછ્યું તારકો સુધી ના હોય મેરી જીવ થઈ ગયો વગર કમનો તારમાં આટલા બધા એકલું માણસ આ વાત વાપરેલી નહીં એકલું વાપરી વાપરી શું કરો એમાં વાપરેલી એ તો મારી પણ વાપરેલી છે એટલે આવું મેં તો જોયેલું આ તમારથી તો હું મનમાં બહુ લાખો થઈ ગયો કે આવું આ રીતના લોકો ખુશ થઈ જાય ગુનારા લોકો ભક્તો બાપજીને તો હવે અહીંથી જતો રહે છે અને મોક્ષે સીધાઈ ગયો બા લોકો એ સીધાઈ ગયો સારું સીધાઈ ગયો દાદા ગુફામાં પુરાઈ જાય એ શું ગુફામાં મરજો તો સમાધિ લે ગુફામાં મરી જાય ખાડો ખોદીને પછી સમાધિ લઈ જાય સમાધિ લઈ સમાધિ લઈ લે જીવતા સમાધિ લે એ કોઈ મહાન પુરુષ આગળ થઈ ગયા કોઈ તારા અને જ્ઞાની પુરુષ હોય અને શરીરમાં હકત વાળા હોય તો એ સમાધિ કારણ કે સુખ ભૌતિક માંથી લેતા નથી ચાલો નહીં લેતા પણ એમના શિષ્યો નકલ કરી ત્યારે શું થાય હવે અહંકાર બોલે છે કે હું કાઢા મૂકી અને પનરા સમાધિ રહું પછી હવે અંકાથી બોલે ખરા જયારે માટી પડવા મળશે ને ગભરામાં ગભરામાં હાથ માને છે અને બાપ મરીને લડકે જાય મરીને લડકે જાય એટલી બધું એટલા પરિણામ બધા બગડી જાય કે લડકે જાય બાપો હું તો બધો નિરાતે બહાર દવાખાના જઈને બરું એના લોકો દેખાડવા માટે કરે છે પછી એમને ભટાયા પછી કોને કહેવાય મારા ગુરુ આમ કર્યું મારા ગુરુ આમ કર્યું મારા આમ કર્યું જીતા સમાજ જીતા સિવાય શી જરૂર છે એમ કે છે કે એક જાત ની આત્મહત્યા કેવાય ને એ આત્મા આત્મહત્યા તો કેવાય આત્મહત્યા તો ક્યારે કેવાય એને ગાડીમાં પડતું રાખીએ તાર ગાડીમાં પડતું રાખીએ તાર એ જાણતો નથી કે આત્મહત્યા કરું કેટલા સમાધિક તારે છે ને ગુરુ મારે શીખાય છે તું આત્મહત્યા રહો ગાડી પડતું નાખે દરિયામાં પડતું નાખે તો એનો કોઈ નીકળવા પણ એનો કોઈ નીકળે ના આવે કેટલા કારણ કે અહંકાર ના પોટલા માટે નુકસાન કરે અને પેલો આત્મા છે દુઃખથી દુઃખથી દુભાયો હતો ના દુભાય તમે દુઃખ જોયેલું એટલે તમે શું ખબર પડે બીજી વાત દાદા એમ પૂછાય કે મહારાજ સંથારો લે જૈન મહારાજો તેનું શું સારી વસ્તુ છે પણ એ સંતાની વસ્તુ સંતાની વસ્તુ એવી છે કે માણસને એમ લાગે કે આ મારું દેહ જીવન ટકે એવું નથી તો તો પોતે સંથારો લે અને આ શરીરને ઉપવાસ કરીને પાડી નાખે તો પણ ગુરુ મહારાજ મજબૂત હોવા જોઈએ એ ગુરુ મહારાજ પ્રેમ ગુરુ મહારાજ ની કૃપા થકી અને બીજા પરિણામ ન બદલાય પણ ગુરુ મહારાજ એવા હોવા જોઈએ મજબૂત એના પરિણામ ના બદલાય ગુરુ મહારાજ દેખતા જ ખુશ રહ્યા કરે એવા હોય છે ગુરુ જ્ઞાન ના હોય તો એની પરિણતિ ના બદલી જવી જોઈએ ત્યાં ખોટું કરી ના મનમાં એવું પસ્તાવો ના થવો તે રીતે ઉડી જતા અને દુઃખ બહુ પડતો હોય તારે કરે આવું એ ઓપરેશન કરવાનું થયું હોય ઓપરેશન ક્યાં કરાવાય શું તારે ધંધા શું કરે એટલે લોકો આપઘાત કે ખોટું છે ના કહેવાય બધી બાબતો બધા લોકો આપઘાત છે એવું ના કહેવાય આમાં હાથ ના કરાય એવું આ વૈજ્ઞાનિક રીત છે અને આમને વૈજ્ઞાનિક રીતે જે જ્ઞાની હોય તેને આવો તમે આ લખો ખાલી અહંકાર ને પહોંચવા માટે તો કરો છો જેને અહંકાર નિર્ભુલ થયો કરો છે મહારાજ હતો એ બધાને ચમત્કાર દેખાડે એ કોઈ ચેતના ઠાકોર ને કહ્યું કે હું મારે ત્યાં ભયરું બધાય હું ત્યાં રહું ક્યાં શું કહેતો પછી આટલા દિવસે કાઢજે મને મહારાજે કહ્યું કે ઓહો સાહેબ તમે જો કરી આટલા દિવસ નીકળો છો તો પછી મારે મોટું હાથી ની બધા લાવવા પડશે ને હાથી પર તમને ત્યાં લઈ જવા પડે ને તમારે તો બહુ માં કરવું પડે ને તમારે એ તો મને બી લાગે છે કે હું કરી જ કે શું કે મહારાજે શું કહ્યું બધું અમે હાથી લાવીશું તમે સરકારી ત્યાં લઈ જઈશું ને જે દિવસ મહારાજ જે મેં કહેતા એમને અમુક દિવસ થયા એટલે લોકોએ આ લોકોએ ખોલ્યા મારા નીકળ્યા હાજા પછી દુખાય નતું મોડા પર દુઃખ નતું પણ તે અર્ધામ થયું હતું પેલા જે રાજા હતો ને તેને સહેજાનંદ સ્વામી ભેગા થયા મહારાજ આયા છે અને બહાર જશે આ પ્રમાણે કરવાના છે બહુ ચમત્કારી પુરુષ છે એટલે બહુ સારું કહેવાય છે તો પણ એટલું મારાથી શીખવાડ્યું સહેજાન સ્વામીએ જે બહાર નીકળે ને તો પાછી કશું લઈ ના દે ફોર્મ હશે જે કહે શું કહ્યું લઈ જતા તે પેલો બહાર નીકળ્યો ને આજુબાજુ કેટલું ના જોયું એટલું તો એટલું બધું સેન્સિટિવ થઈ ગયું તો હા એટલો બધો જેવો થઈ ગયો દાદા હતી કે મારા ગોડો છે કે દાદો છે તો એટલે મારી કાઢી ગયો આ હોત તો દાદો કલ્પ્યું કલ્પ્યું ઉપર પછી આથી લોકો માન છે ના શું તને હાથે ચાલી કરી પછી એ માનતા નથી પછી બધી બોલાવજે પણ પહેલો એક તો આવું કે નહીં મારે સમજાય લોકો આ લોકો મારા લોકો મારા તો સાચા હતા પણ આવું લાગે નથી એ જમાના ઘણા સારું કામ કરે છે કે ચોર બાળું છે અને દેખાડ લાગ્યા દારૂડિયા મમતા વાણી એવી હતી અને શરીર દેખાડું શરીર નો દેખાવ અમારે શરીર નો દેખાવ અમારે એ બનાવ બનાવે ના બને આપડા સાહિત્યકારો તો સહેજાનંદ સાહેબ ને આવો કઈ સમાજ સુધારક કોઈ થયા નથી બહુ મોટા મોટા હવે ભગવાન તરીકે થઈ ગયા છે ભગવાન પછી આવી છે ત્યાં શાળા ને બે હજાર આપું તો ખાતું ભાઈ ના આવશે એટલે વડવાડ જ ના થાય વડવાડ થાય છે અરે આપડે નથી આપડા લોકો આવું કઈ ખાતું બધું પડાવે ને મેં કકડાટ કર્યા કરે જો લીધા પણ આવતો નથી એ મોટું પણ ક્યારે થાય આપડે બહુ મોટું વિકાસ કરીએ ને ત્યારે એ મોટું મન કરે તેવરી બધા કરતા વધારે વિકાસ કરે જો પણ આપણે પહેલા સંકુચી કરીએ પછી એ તાળા રાખી દે હા બહુ ઊંચા માનતા પીડા જોડે જોડે રહેવાનું મધ્યપાળી થા પડાય એટલે આખી જોડે રહેવાનું મધ્યપાળી આપડે ધંધો જ ના કરવા અને આપડે જે ધૂન હોય તે થવા જાય એટલે આ સમજવું છે મોટો ઉપકારી કહેવાય મોટા હેલ્પર કહેવાય આપણે મોક્ષમાર્ગ માં કે કેવું તમે નાખો છો ને તેની પાસે તમારી બહુ લાગણી ધરાવો છો તમે જ ધરા દેશો જાય Thank you. જણ બે જણ બોલ્યા દબાણ પૂર્વક એક દબાણ થઈ બોલ્યા કે મંગળ રૂપ પ્રગટ ને મેદી ફરોખ ને જે બધે ફરોખ ને બધે જે પ્રાણી તપ પીરસ દેવ ઘેરા મન ના સ્મશાન મનનું સંસ્થાન પણ જાય છે અને તું ગમે એટલા પીરસ થઈ તું ગમે ત્યાં જાને ગમે તે જાત રહો ને અને ગમે તે ભગવાન અંબાને ચોઈ છે સિંહોમાંથી ગમે ત્યારે મન સંસારની પણ નહીં છોડે ગયા મંગળ રૂપ પ્રગટ નહીં મળી પ્રગટ હોય પ્રગટ એટલે આ ઇન્દિરા કશું હેલ્પ નહીં કરે કે દવા હારી કશું હેલ્પ નહીં કરે અથવા આ છોકરો છે તે હેલ્પ કરશે કોઈ હેલ્પ નહીં એની સંસાર ઇનિશિયલ હશે પૈસા આપી છે હોય અને ખાલી એમની સેલ ઇન્દ્રિયા હોય તો એની ચાલે હા ચાલો રામ ને કૃષ્ણ બધા બોલાવી બોલા કરીએ એમનું રહેવા રામ મુખમાં ગયા એટલે એમનું નામ જ ના દેવા પડે કૃષ્ણ ભગવાન છે પણ એમને જંપીને રહેવા દે એક જગ્યાએ આરામથી રહેવા દે જુદા એટલે આને પાસે સાથે ગાવે છે જગત જ છે ગયા એ પછી કામ કરે એટલે એક એ કહી ગયા પ્રગટ નો માસ અને શ્રીમદ આપને કહી સદીવાર મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય છે સદીવાર મૂર્તિ વગર કઈ પણ કરવામાં શું છે મોટું સમજદાર દુનિયા દાન આપે આખા દુનિયાને પણ તે બંધન જ છે તારે શું કહે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે ત્યાં અમારું હૃદય છે બીજા એક કહ્યો કે અમે જે કહ્યા છે નાની પુરુષ નાની પુરુષ એ કે નિશ્ચિંત જેને આત્માનો ઉપયોગ છે શું કહે છે આત્માનો ઉપયોગ નિરંતર જેના આત્મા ઉપયોગમાં રહે છે નાની પુરુષ નિશ્ચિંતન આત્મા વગેરે શાસ્ત્રમાં નથી છાપરામાં નથી છતાં અનુભવમાં આવી જેની વાણી છે શું કે છે વાણી કેવી હોય શાસ્ત્રમાં ના હોય છાપરામાં ના હોય પણ વાણી આપણને અનુભવમાં આવે તો હો હો કેવી વાણી છે સતો અંતરંગ સ્વહા નથી જેની ગુપ્ત આચરણા હું નિશ્ચય છું નિશ્ચય જે ગાયા ગાયા ગાજવા કરે છે તો નિશ્ચય કોઈ તને તારી પ્રશંસા રાખનાર નથી અને સહા છે તો તમે લોકો ઈચ્છતા શંકા થોડવા નથી સાહેબ સાહેબ સાહેબ નહીં છે સાહેબ વાના શું છે ના કહેવાય અને એવા આનંદ ગુણનો ભંડાર એવા જ્ઞાની પુરુષ તેને જો એમને જો સમર્પણ કરી જો વર્ષે દઉં તો પછી મોક્ષ ના મળે મારી પાસે લઈ જશે આખી જિંદગી એમને સમર્પણ કરી તો વર્ષે જાય અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે છે ગેરંટી આપનારો આ દસ લાખમાં એક લાખ નીકળ્યા ગેરંટી આપનારો ગેરંટી કોઈ આપવા નવરું કોને પડેલી એ લોકોને અમને પડેલી બોલ્યા અરે એમને જોયેલું કે ગાડી પૂછ થવાના છે એમને જોયેલું ને બોલ્યા છે ખરા પહેલેથી કે પચાસ પચીસ થશે એવું પણ બોલેલા પણ તે લોકો લોકો એક્સેપ્ટ કરવા કરે ને લોકો કે છે અમારી બુદ્ધિમાં આવવા છે મગજમાં પડવા છે જ્ઞાન એ તો કે આપડા આપણા લોકોનું કામ કેવું છે આજ મારી આવે ને ખુદ મારી મને કે હું મારી રસ છું તો હું દર્શન કરીને કહું કે સાહેબ તમારું શું હુકમ છે કારણ કશું કહેવાનો ફાયદો નથી આ લોકો પૂછતા કે મારવા ફરી હશે મેં બાધા રાખી દીધી ફરી નહીં મેં આમ કર્યું ફરી નહીં માટે એના કઈ ધોજું રાખો કે બધું ધોજું રાખવું પડે આકાશમાં ના અને ઉપરાંત શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટ ને લોકોએ સજીવન મૂર્તિ માની ટીચર પણ હવે સજીવ મૂર્તિ એમને એક જગ્યાએ કહી છે ને તેનો આ દુરુપયોગ કર્યો ચાલો સૌભાગ્યભાઈ તબિયત ધરાવ હતી સૌભાગ્યભાઈ એનાથી ઘણા મોટા પણ એમની તબિયત ધરાવ હતી ત્યારે રાત્રે રાતે જોવા ગયા જોવા જઈને એમને કહ્યું કે અમે તો મુંબઈ જવાના સગત મારી સગત ઘણી નરમ છે તમે આ કરો તો બહુ સારું કે હવે રહેવાય એવું નથી પણ આ જે અમારું ખબર ખબર શું કે છે એમના શબ્દ પ્રત્યક્ષ શું કે છે આ પ્રત્યક્ષ ના લોકો ગાડી પડ્યા અરે પણ એ તો હતા તીકડે મુંબઈ હતા અહીં મુંબઈ તો કાગળ ખર્ચું પાસે એમના કહેવા તમે કરવું છે તમારે એકલથી કરવું છે અમારે એ તો તમારે કર્યું છે કે રોકે જીવ સતન જતો પામે વચ્ચે તમારે એકલથી કરવું હોય તો સતન મોક્ષ પામશો રોકે જીવ સતન જતો પામે વચ્ચે મોક્ષ 봐라 એમ અનંત સે બાક્યુ દીન લીધો પ્રત્યક્ષ સદગુરુ એ ઉપસ્થી સતત તે રોકાર લલ સુંજો ગાય સપટે ગયો સદગુરુ આ પ્રત્યક્ષ એટલા અજ્ઞાપેટો અંતાય તો પ્રત સદગુરુ વૈ ગયો કે શું કહે છે અને અન્ય ઉપાય કર્યા થી બીજો કોઈ ઉપાય કરી શકે સદગુરુ આ સપટે સદગુરુ કે આ તો બાય બમણો ગાયને બે મનો કહે છે તો તો વિરોધ કરે છે આ સીધી આજે પટોમાં છે ખોલી હતી રાજ તો રાજચંદ્ર નો એક પત્ર આવ્યો હતો એમાં કીધું કે ની આજ્ઞા મારે છે તો સચન રોકાઈ જશે હા બીજો રસ્તો જ નથી અમે તમે કહો મારે અપવાદ કરો ને અને અમે કઈક ના તમે લાડવા ખાવ તમે ખાવ છો તમારું કે તમારી સમજણ તમારું કે નહીં આ નામ તો સમજવું કે બાકી તમે લાડવા ખાવ છો એ તમારા પૂછવાનો સાચો ના રહે અમે તમારા દુરાગ્રહો છોડાવવા માટે કહીએ શું કહીએ દુરાગ્રહ છોડાવવા માટે ભાઈ ચોરિયા કરતા એના પતરા ભૂલથી પેલા છે આ તો બટાકા જાણ થઈ ગયું એની પછી કેવો ગભરાઈ ગયો બિચાર શું થયું શું થયું નહીં થયું સમજાવે જા આગળ પછી એમને કહ્યું આજનો દાળ તું ખાઈ જા તો પેલા દુઃખ મટે આ પણ આમ બીજી કરીને ના ખાવું શું જાય ને શું હોય છે બાબા શું રહ્યું છે બોલવા ના કહી અરે કાઢો મારી ઉપર આગળ દુરાગ્રહ થતા સુધી કોઈ પણ રસ સેવાનું નથી શું કહું એક સારા દુરાગ્રહ કૃષ્ણને જે તારે ભરવો પડશે એટલું ઇનામ રસમાં નથી રચના તને ત્રણસો રૂપિયા મળશે દુરાગ્રહ હાથે ભરવા પડશે તમે તારે કરવું એટલું બોલ્યું તમે તો મારી નથી શું અમે તો નિરાકરી કે છે ભગવાન તમને આપશે વ્યવહારમાં રહ્યા છે તો સત્યાગ્રહ તો પણ જોઈ તો નથી કેવી નિરાગ્રસ્ત તો તો પેલા પૂનમ કેમ હતી આ પ્રશ્ન તો પેલા પૂનમ કેમ હતી ચોમાસું બેસતો તો પૂનમે બેસતું ચોમાસું તો એમ કે છે કે પેલા પૂનમ કેમ હતી ભાઈ કે પેલા ચોમાસું જયારે બેસતું ત્યારે પૂનમ પર બેસતું તો હવે કેમ એવું પાછળનો જે થયો વાત અને જયારે પૂનમ જયારે આપણી હોય અને ચોમાસું જયારે ચતુર્માસ જયારે ધારણ કરે ત્યારે પૂનમ એ બેસતું હવે આ ચૌદસ તો વાત છે શું નામ નામ ટોકરસિંહ ટોકરસિંહ ટોકરસિંહ ટોકરસિંહ ભાઈ તમારે આ ઘણી વાત છે એક તો બેઠા છે આપડે કેવો રૂમ કહેવાય છે પછી એના છોકરાઓ જોડે રૂમ માં બેઠા છે બાર ભૂખા છે તે ગુરખા જોડે એની કટકટ એ છે પાના અને આ બધા ગુરખા છે કે આ પુણે આ પુણે બંધાયેલા આવું એવું છે પેલા ના પાડવા જાય બધા ગુરખા છે આપણે કારણ કે આ હમણાં જે હમણાં એટલો સર્ગે છે ને એ જ વાતમાં છે ત્યારે પૂજા ની કરીએ કઈ કે કાતતી સહિતે પૂર્ણ મયા જપ તપ નામે ગિરિ ગુણ ગાવે ગિરિવર દર્શન બિરલા તો સૌને કામ નહીં લખી એટલે આ વારા બધા મને તો એમ લાગે છે કે માણસોના દિલ જે છે હટાવવાના છે આ જે તારીખો હાથે છે તારીખો ને બધું એ કે બહાર જે રખો કરે છે રખો બહુ જેનો જેની લાઈન છે આ જેમ મોકલે જેવું હોય એના કોઈ પાયા ના તૂટી જાય એનું રખોકું કરતા પણ આપણે તો મોટે જવું છે આપણે રખોકું ક્યાં કરે આપણે તો નોકરી કરીએ છીએ રખો કરી કેમ બોલ્યા જાગે ને અને જ્યાં સુધી સાચી પછી ચોથ ગણો કે પાંચમ ગણો માણસોને ઘણી વખત ચોથ ને પાંચમ ના કેવલ જ્ઞાન કઈ એવું થયું નથી જયારે જાગૃત અવસ્થા આવી જાય ત્યારે થાય એટલે ખરી જતા તો રાજકીય

આનંદ ઘન કહે ચેતનમય મૂર્તિ જો તમે જો તમે આનંદ ગણ કહે ચેતનમય મૂર્તિ કહે ચેતનમય મૂર્તિ જો તમે જો તમે લાવી જો તમે જો તમે લાવી ફરી જોત નથી કારણ કે એ કાળમાં બુદ્ધિમાં તો ચોક્કસમાં એ કાળમાં દરેક ફોડ વાળા ફોડ કારણ કે બુદ્ધિ ના ફોડ બધા આપી ગયા બુદ્ધિ ના ફોડ માં થોડા જ્ઞાન ના ફોડ જેવા લાગે જ્ઞાન નો ફોડ નતા એમને એક જ કહ્યું કે મેરી વાણી આંડે કી જો ઉતરે શું કહે મારા આંડા ધાર મારી વાણી છે પણ જો ઉતરે અંદર તો સંસારની પાર નીકળી જાય કારણ બુદ્ધિ બુદ્ધિ થી બધું સંસાર નાખો એ લાગે બહુ પણ બહુ એને જો કોઈ ગમતે માર નહીં કાઢો કારણ જ્ઞાન હાજર બુદ્ધિ નું પણ જ્ઞાન હાજર એટલે બધું બોલી જાય શું થયું દાદા પૂર્ણ નું દસ પંદર મિનિટ ચાલે એવું છે અરે મેં તો પહેરક હજાર કરવા દે નહીં તો પછી પંદર થઈ જશે મને સારા મળેલા એમના કારણ કે બધા પુસ્તકો વાંચ્યા હા લોકો પ્રેમ પ્રેમ કરે પણ મને પ્રેમમાં મને કઈ કોઈ જગ્યાએ મીઠાશ ના દેખાય પ્રેમમાં શું પ્રેમમાં મીઠાશ ના દેખાય પ્રેમ વ્યાખ્યા શું કબીર સાહેબે કરી દીધા છે કબીર સાહેબ વ્યાખ્યા સરસ આપી તેને વ્યાખ્યા શું બોલ્યો ઘડી ચડે ઘડી ઉતરે તો બહુ તો પ્રેમ ન કહેવાય ખેડૂત તો સિનેમા બે ગયો ઉતરી ગયો ઘડી ચડે ઘડી ઉતરે હો તો પ્રેમ ના હોય અઘટ પ્રેમ હૃદય પ્રસરે પ્રેમ કહીએ છીએ જે ઘટવટ ના થાય એ પ્રેમ આ દાદા રહી અને પ્રેમ કહેવાય અવરું હવરું બોલે તો ઉતરે નહીં પ્રેમ સમજો દાદા જોડે અવરું હવરું બોલે ને તો ઉતરે નહીં અને ભૂલાર ચડાવે તો બધી ના એ પ્રેમ કહેવાય અને સાચી વાક્ય બહુ સુંદર ત્યાંથી મને સંતોષ થયેલો આ કહેવું પડે બીજું મને સંતોષ થયેલો માણસ કોઈ દિલ્હી માં તું આવું બોલું કેટલું બધું ખરાબ દેખાય માણસ ને ખોરવા હું નીકળ્યો બહાર કે દિલ્હી માં આટલો માણસ એને પોતે ખુલાસ કર્યો કે માણસ કોઈ દિવસ મેં પીવ્યા માણસ કા બધા સુકાલ સુકાલ અમે અથડા હતા સુકાલ સુકાલ બરા સુકાલ બરા સુકાલ એટલે ઘણા માણસ હતા માણસ પેલા સુતા પર જાખો દેખી ઈ કરે દિલ થઈ જાય દિલ ઠરે એવો તો આપડે કામ વગર પંદર ભટકીએ એટલે કબીરા નહીં મલબીન થઈ ગયું અને સાચું કેટલું રહ્યું બુદ્ધિ નું હતું ને એટલે સેન્સિટિવ માઇન્ડ હતું હવે તો જ્ઞાનમાં ગયું હતું સેન્સિટિવ બંધ થઈ જાય હવે પર જેવો તો કામ નથી કર્યું એ નજીકમાં જ છે અને અમે પુસ્તક માં લખ્યું છે એ જ લોકો અમને ભેગા થયા છે આ બધા આવી શકે હતા તે જ અમારી ભોટમાં ભેગા થયા એટલે કબીર સાહેબ નાવા જતો હતા ગંગાજી રસ્તામાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા કે દેખાય એ તો આ મોટો ફોટો એ તો એ નાની ઉંમરનો ફોટો છે પછી બધા હાડકા ઉભા તે ઉભા રહ્યા બ્રાહ્મણ કે દાદ આપી નહીં બ્રાહ્મણ પછી ત્યાં નજીક ગયા ઉપર શું ભૂદેવ તમે કહો છો આ બધું શું કે છે એ ભૂદેવો તમે આ શું કરો છો કે છે તું પાછો કેમ અહીંયા આવ્યો પાછો તને ના કહ્યું છે અમારા તારા હાથ ના કાઢવો હા પણ શું કરું છું એ તો કહો આ બોકડા ને શું લાયા છો યજ્ઞ કરતા હતા આ બોકડા ને રંગી રંગી રંગા રોગન કરીને આવડો મોટો બોકડો છે એને સુધારી લાયા છો કે તારે જવાનું નથી પણ અમે શું કરશો શું કે અમારે યજ્ઞમાં બલી કરવાનો છે જ્યાં આધાર પુસ્તકો દેખાડીએ એ શાસ્ત્રમાં લખ્યું છું કે અજ બીજી વસ્તુ લખે તેમાં અજ પણ લખેલું અજ એને યજ્ઞમાં નાખજો કે છે તો યામ કરજો એટલે એને કહ્યું અજનો તમે શું કર્યો કે છે એટલે બહુ કહું કઈ જો ને ના નો અર્થ આ જગાએ અજન્માર્થ અંદર થાય છે શું કે છે આ ડોંગર એટલે જે ડોંગર ત્રણ ચાર વર્ષ પછી જન્મ ફરી ઉગી ના શકે એવી હોય તેને અમો ઉપમાનું કરીશું અજન્મા ડોંગર એટલે ચાર પાંચ વર્ષ પછી કાયમ જીવ ના રહે એમાં ડોંગરમાં ઉગવાને પાત્ર ના રહે એ ઉડી જાય એમ એટલે ત્યાર પછી એ ડોંગર ને એમાં નાખવા શક્તિ અમારે સારું સારું થશે અમારે જાણવાની જરૂર નથી અમારે અમારે ફારસ પણ તે લાભ બોગડા નો શું થશે બાપા માર્યો પણ તમે એક બોકડો મોકલી જાય ત્યારે તો તારા બાપા તમે પણ મૂકો ત્યારે મોકલી જાય ના સરગે સરગે બોકડો સર્ગે છે તારા બાપા સર્ગે તે માર્યો પછી લોકો જ્યાં જાય ત્યાં માર પીટ માર પીટ કર્યા મુસલમાનો મારતા હતા બાદશાહ પણ તે જઈ અને આ કે છે કે હું હું છે તે કબીર છું કબીર આ કબીર તો મોટો એના મોટું મોટું ભગવાનનું નામ ગણાય તે બાદ થયા ને કે બાદશાહ કરે આવું આવું બોલે માર ખાય જેલમાં કરે તો આવું બોલે જ્ઞાની પુરુષ સંપૂર્ણ જ્ઞાની હોય ને સેન્સિટિવ ના પણ બહુ સર બુદ્ધિને ચોખ્ખું પડી ગયા એક બે એક બે અવતાર બાકી હોય એટલે શ્રીમદ રાજે કહ્યું કે કબીર સાહેબ મોક્ષની ધજા જઈ ગયેલા દાદા જે પૂજો છે ઘરે ઘરે પૂજો છે નહીં એક એક વાક્ય જરૂર છે બુદ્ધિ બુદ્ધિને ફાડી નાખે આમ જતા હતા આમ દિલ્હીમાં ફરતા ફરતા એક ડુંગળી આવી ને તેની પર ચડી ગયા અને પછી અને કહ્યું આ લોકો તો શું કહ્યું કે ચેતન હારા ચેત જો આવી મોત શું કે પેલો જતે ભાઈ ને તેઓ જતા ને ફરવા અને ભાઈ જતે બાબા બાબા નો નાખેલો હેલો તો અને પછી જતા હોય વાતો કરતા કરતા આ શું કે ચિરપે આવી મોત એટલે તમારા માથા પર માથ ગમે છે મેં જોયું શું કે છે પેલા બધા છે સાંભળ્યું આ શું કે છે પેલો ગાડો પેલો ગાડો શું બોલી રહ્યો છે ચીરપે આવી માસ માથા ચીરપે માસ છે આ સમજે ને ગાડો થયો ઉપર ચડ પુકારીએ બુમ્મત મારી બોલ બુમ્મત મારી બોસ એટલે હા બુમ્મત મારી બોસ હા એટલે બુમ્મત મારી મો બુમ્મત મારી બોસ પહેલો શબ્દ શું છે ઉપર જળ પુકાર્યા ઉપર જળ પુકાર્યા ઊંચે છે ઊંચે છે પુકાર્યા હિંમત મારી બોલ હારા છે ઊંચે થી હું ડુંગળી પર ચડી અને ઘણી મોં પાડી કે ચેતના છે તો પેલા ચેતના હતી પેલો ગાળો શું બોલી રહ્યો છે કે લે આ તે કદર મોત આવી નકામ જાય જેથી કે માથા માથ સમય છે મેં જોયું મારે તેથી જ ચાલવાનું કે આ બાબાને લઈને ભટેક ભટેક કરું બાબો પણ ના પાડે બાબાને મોટું ઘર પણ એને લઈને જ ભટેક ભટેક કરવાનું સારું છે એ સાથે જોડકું હતા દે કઈ નાખું અને રહેવાથી અમે આમ આટલો બધો આગ્રહી આટલો બધો શું થઈ જાય આ ગાય એના બાબાને વસ્તુ પણ ના નાખે સમજવા જેવું આમ સમજીને ચાલો કઈ સમજી થયા

આપની કૃપા આ પ્રજા કેટલી સમજણવાય છે લોકો પ્રજા આખા દેશમાં એટલું પ્રજા એવી નથી કે કચ્છના જેવી સમજણવાય કચ્છમાં તેડી ગયા એ લોકો જોકે મને ચાર વખત લઈ ગયા છે પણ એક વખત કચ્છને તેડી ગયા હાલાપુર ગામમાં લઈ ગયા તે પહેલા માનવીજી મહારાજ છે ત્યાં આગળ તે એમને અહીંથી આપણા પુસ્તકો વાંચેલા અહીંથી પુસ્તક ભરેલા તે લોકો વંચાયા મહારાજને કે જો બાપજી આ કેવું છે એટલે મહારાજજી મારે દર્શન કરવાનું છે જ્ઞાને લેવું છે કચ્છી લોકો એમ ના કહ્યું દાદા તમારાથી દાદા પણ જ્ઞાન લેવાય તમે તો આચાર્ય મારા છો પણ કચ્છી લોકો એમ કહ્યું કે સાહેબ તમારી પાસે કુવામાં હોય તો અમારા વાડમાં આવે તમારી પાસે ના હોય તો શીખ દાદા આવી શંકરવારી બધા તે એ બધા આવા બેઠા હતા મહારાજે મારી પાસે જ્ઞાન લીધું આમ પગાડીને તો હાર પણ ચડાવ્યો ખબર ને હાર નામ પ્રદાય